કરતી શું ઉડી આ લોકો સંયમ લખે એનો સંયમ નહીં કહેવાય સંયમ મને કહેવાય બોલી એ બોલ્યા એનો જવાબ ને આપતો સામે ના થાય બે એક ના થાય તમે એક કરીએ તો એક ના થાય ત્યારબાદ છૂટા થતા બે ના બે ઊંઘ કર્યા કરે ના ના હું છું એવું ના કરે તેથી જ્ઞાની પુરુષો એક આસન એકાંત એકાંત જ્ઞાની પુરુષ એકાંત થઈ ગયા સમ કાયમ એક રહેવાનું અને આ બે એક થાય કોઈ ના થાય અને અને જો જેલ હોય તો જેલ તો પૂરી કરવી પડશે એવી એવી જેલ હોય તો જેલ તો પૂરી કરી દઉં પચીસ વર્ષની હોય તો પચીસ વર્ષની ચાલીસ વર્ષની ચાલી વર્ષની પાંચ વર્ષની તો પાંચ વર્ષની પણ જેલ પછી જાય સજા તો પૂરી કરી નહીં સજા પૂરી નહીં કરવી પડે પણ ભાવના કેવી રાખવું જોઈએ એકાંત થઈ આસન થયા અને આસન એકાંત એ આપડી આટલી પોઈ બોલી ગયા ગયા એટલે હા આમે દરિયો નહીં આમે દરિયો નહીં ground, everywhere ground. You can't see પુરુષે પસંદ કરેલો માર્ગ કે બેમાં મજા મજા નથી બે બેનું એક થાય છે ખરું એક એકનું પાછું બેના બે થઈ જાય છે Thank you. એટલે વખત છે એટલે જેલ માનવાની શું માનવાનું જેલમાં તો છૂટકો જ નહીં પોલીસ વાળો જેમ કે એમ કરવું પડે જેલમાં તો પોલીસ વાળો જેમ કે એમ કરવું પડે બેન ને પેટમાં બેસું વાંધો નહીં કઈ વાત અત્યારે મળે <laughs> એવો ધણી અત્યારે કઈ મળે લાલા સિવાય સંસાર છોડીએ એકાંત એવું લાગે કેવું કારણ કે એની ચિત્રથી આપણી જોડે રહે તો આપણી ચિત્રથી આપણે બીજા કોઈ વાતો કરતા સમજાય થઈ ગયું એક મેચ અત્યારે એવું નથી મળતું ને બધા બીજો બધા તો માલ સડેલો કહેવાય તળેન સાખ થા વના ગદો જય જય તીજની તીજની તળેન સાખ કે અંતુ આ ગ્રામજનો જે બોલવા સંસાર કે તાલા નય ન કરો ખાલી ખાલી આસક્તિ છે તેરા તો ગ્રામવારી આસક્તિ છે કે દમેથી લાગણી લાગેલી છે પણ લગ્ન જ નહીં લાગતી આપણે લગાવી લગાવી સ્વભાવ જ ઉઠી ગઈ ટિકિટ ગમે ગુંદર તો બધો છે ટિકિટ આગળ એવો ઘણો બધો શું ખાય તું આ શું કંટાળી જાય પછી એટલે આ કાળનો માણસો પ્રેમ પૂછ્યા નથી વિષય પૂછ્યા કેવા છે પ્રેમ પૂછ્યા નથી પ્રેમ પૂછ્યા તો વિષય ના મળે તો ચાલે કેવું પ્રેમ પૂછવાનું કે વિષય ના મળે તો ચાલે વિષય ના મળે એ પ્રેમ પૂછો કહેવાય એવા મળ્યા હોય તો આપણે દર્શન કરીએ એવા પ્રેમ પૂછવા મળ્યા હોય લાગે આપણે દર્શન કરીએ આ તો વિષય વિષય પૂછાય એટલે શું સંદાસ આ સંદાસ વિષય ભૂખ છે શું છે કે એ નથી જવાનું મળતું બુદ્ધિ નહીં લાગેલી હતી જોઈ લોકો જવાય છું ના તમારી શું લાગે છે મેં તો અમદાવાદમાં કીડો જોયેલી ત્યારે મારે કોઈ કિંમત એનું નથી આવતું સંદાસ નહીં જવું એના કરતા બેટર આપણે એમને લઈ રહીશું આપણે આવું સંદાસ જોવું નથી સંદાસ ની આવડી બધી કિંમત નથી ગઈ લોડમાં લોડમાં કિંમત નથી ગઈ કિંમત નથી ગઈ

મને તો લાગે પછી લાગે મને તો જમવામાં ના આવવું પડ્યું હું જમવામાં ના આવવું પડ્યું <laughs> સોનાપુર માં ક્યુ લાગે છે સોનાપુર માં ક્યુ લાગે છે અમદાવાદ સંદાસ જોયું ને આવું જંગલી આગળ લગ્ન ઉભી આગળ નગીન સેઠ પાછા પાછા નંગી શેઠ ના શેઠાણી પણ હોય છોકરા ઉપર જોયા કરતા હોય ના બે દુકાન માં માલ લેવા ગયા કેવી શરમ કઈ નથી ગયે નવી ની એટલે ગુંટી થી રોગ કાઢે દરજી નહીં કોઈ દાડો શરમ કરી લાગે હજી ચાલુ છે મુંબઈ આપણું જાય બધા એવું છે ને કેટલું માણસ ને બચારા સમાન ગવાયું આ સમાન અંદાજ જવાની સ્વતંત્ર જવાની Thank you. એમાં પણ સસ્તા મને બહુ દરના વિચાર કઈ વસ્તુ એટલે આજનો વિષય કલાક સમાન જેવા થઈ ગયા કલાક જવાન મટીરિયલ નો ભરે ને એવું આ વિષય મટીરિયલ નો ભરે કલાક થઈ ભાગ્યો આને પ્રેમ છે ને પ્રેમ તો અમને વિષય ના મળે ને તો રીહ ના પડે જવું વિષય ના મળે તો રીહ ના પડે એમને પ્રેમ પ્રેમ ભાવજી ભાવજી વાત તો મુદ્દાની છે આવું તો ન જ હોવું જોઈએ તને વિચાર આવ્યો અમદાવાદ ના સ્ટેટમાં મેં જોયેલા બધા અને અભિપ્રકાર ગયેલા આમંત્રણ કરે અને શાંતિમાં સામાન્ય ચિંતા કહેવાય છે જેને પોતાનું સમાન જેવું કશું નહીં સામાન્ય ચિંતા કહેવાય છે જે પણ અંદર જેમ લાગે બોલે તેમ બીજા બોલે અમારે તો કુદરતી ચીજ ભેગી થઈ ગઈ છે પ્રેમ હોય તો સંસાર છે જો પ્રેમ હોય લગ્ન વાળો પ્રેમ હોય સંસાર તો પછી વિષય એ તો સંદાસ છે પછી તો કુદરતી હાજતમાં ગયું શું ગયું કુદરતી હાજત કુદરતી હાજત એટલે મોટા માને કે ભાઈ હાજર પણ છે હાજર હાજર હાજર તો સંકાર છે સીતાને લઈ ગયા હતા એમાં સીતા મને સીતા મને તો ચૌદ વર્ષ જોયો નતો વનવાસમાં ગયા હતા જોઈએ આધુનિક મૂલ્યો કહેવાય કુદરતી હાજર આપી ગઈ ને બદલે જો ને કેવું જગત છે ત્યાં હજી શંકા છે આવી જાઓ તમે સાત સર મેળવી કેવું હોય સારા માણસ થોડું જ્ઞાન રહ્યું છે ભાઈ ને શું શુદ્ધાત્મા છે રહ્યું ત્યાં તો સંયમ ખરો બતાવ્યું એકમાં બધો બીજો ગાય ભરી દીધો એમ ન કહીએ સંયમ આ સાધુઓ છે બીજા પણ સંયમ જ નથી ઉતરી જાય સંયમ તો આપણે હરી કરીએ એમ સંયમ તો ઘરમાં તો એક ઘર માં એટલે બીજો ગયો તો એટલે બીજો મારો એને માટે ખેડૂત કહે ને તેથી વધારે સંયમ શું કરવાનો કેટલી ક્ષમતા ત્યારે આવી આવી પડે નથી ક્ષમતા ના આ ભાઈ એવો સારું લાભ મગળ પડી કેટલો ઉલ્લાસમાં આવી જાય ક્યાં આવે ઉલ્લાસ પછી મારી બેન આટલી બધી ખરી નહીં ક્યાં ઉલ્લાસ દેખાય છે બધી અવસ્થા છે કિલોમીટર સમજો જે વેદમાં આપણે ફિલ્મ લીધી હોય તો આપણે ભોગવા બેસે ત્યારે એવી દેખાય ને એવી આપણને બધી ફિલ્મ ને દેખાય એક આપણે ક્યાં પાસે સ્ટોપ નવીની અવસ્થા જોઈ તો ગયા નથી આપણે આપણે જોયું કે નવીની નવીની ગુનેગાર બનતી નથી આપણે બનતા નથી જો ના જોયું તો ગુનેગાર પછી જે અવસ્થા હોય કે અવસ્થા સાથે લેવા દેવાની ભગવાનને અવસ્થા સાથે લેવા દેવા નથી બરોબર ને બધા સાધુ ઘણા છે સ્ત્રી વગર પડી જશે ને સાધુઓ પડી જશે એ કઈ જોતા નથી અને આપણે તો દેહનું જોઈએ તો તમે સંયમ થયો થાય ને સંયમ ઉત્પન્ન થયો હવે એક સંયમ જેના ઉત્પન્ન થાય એના પછી મલ્ટીપ્લિક ન પડે પછી એક ગુણા એક પછી બે થાય બે ગુણા બે અહીંયા બે થાય અત્યારે એક જ લાભ મળશે પણ બે થાય સંયમ ચાર ત્રણ થઈ થાય તો સોળ ની શક્તિ અત્યારે એક થયો છે એક શક્તિ આવશે બે થયું ચાર ની ત્રણ થાય નવ ની શક્તિ અમારી આ બધી શક્તિ સંયમ ને આપી પછી ગુણાકાર થી વધી ગુણાકારથી પસાર કરી ગયા એટલે હો ના હો બસો છપ્પન મને ચાલી જાય જ્યાં મનુષ્ય અસંયમી થઈ જાય તેની જગ્યામાં સંયમ જાય તો એનું મલ્ટિપ્લિકેશન થાય છે અને તેનું આ સત્ય થાય છે તો સંયમ રહેશે આવો વેપાર રહે તો વિશ્વાસ કરશે કશું ઓછું સૌની શક્તિ પ્રાપ્ત થાય રજૂઆત નહીં કહ્યું આપણે વાત નથી કરતો ચાર બધી માણસ આજે ચાર આપણે સંયમ આપણાથી લખાયા હતા ચાર બધા આપણે સંયમ થયા આપણે શીખી ગયા ક્ષમતા ભાવે નિકાલ થઈ ગયો ચોથો ચોથો સોળની સત્તા આપણને શક્તિ ઉત્પન્ન થઈ માર્ગ બહુ સુંદર થાય છે ત્યાં આગળ નુકસાન લાભ નામ તો બે હવા થઈ એવું હોય પણ પોતે સંયમ રાખી શકે એવું ના દેહ નો સંયમ લાગતું મારી બેન આવી તેમ આવી સમજો હજુ એવા એવું લાગતું આજે બહુ આનંદ સમાતો નથી બહુ આનંદ નહીં આવતો તમે બધાને જેવું લાગે છે પણ આવું તો પૂરું કરી શકો ને એમાં નવું શું આવો પ્રસંગ બને તો મારે બીજી રીતે સંયમ રાખી પડે દાદા એ બાજુ બારીક બંધ કરી કરીને રાખી બંધ કરી દેવાની બારીક બંધ કરી દઉં કે છે બારીક બંધ થઈ જાય એ બાજુ બારી જે બાજુની મારે તો બંધ થઈ જાય એટલે શું કરો છો એ તમે તો માર માર કરો તો બારી બંધ રાખો એટલે આવી જે ઝઘડો કરતા હોય સામેથી અથવા કોઈ ચીડાતા હોય ઠપકો આપતા અથવા ચીડાતા હોય તો પણ એ આખું જાણે એની વાત જાણે ભટકાઈને ચાલી જાય ને એવી આખી બારી આવી જાય છે બધો જ આવી જાય પેલા નંદલાલ ભાઈ કરતા નથી દાદા હું સાંભળ્યું ખરાબ બોલાવે સ્કોપ સંયમ નો સ્કોપ કહેવાય એ સ્કોપ નો લાભ ના ઉઠાવે કહ્યું આ તો તમે છે તમે કોઈને કહો મને વળજે હું સંયમ લાવું બને નહીં સાથે થાય ત્યારે આપણે જગપોન જરા કરીને જઈને તો બોલે શીખશે એને કટે પડી છે સંયમ રાખો તારે બહાર ફોન વાર જોઈએ વાર તો પડે કહે કહેવું પડે કહે તેવું હિસાબ આવ્યો બારી પડી જાય તો પછી એમ શું પેલો ગાળો પડ્યા કે સંભળાય નહીં શું રાખ્યો પહેરામાં રહેના પર ગાળો ગઈ ગયો અમે એને પહેરાય શું સંયમ રાખ્યો માં લાવવા માંડી આ બાજુ બારી પાડે કે ત્યાંથી એને તોડવા માંડવા સ્કોપ કેવાય આ તો સંયમ નો જગ્યા નો સ્કોપ મળતો નથી આખો દાડો સંયોગી કોઈ ભેગા થાય નહીં આપણને કોઈ વખત ભેગા થાય ત્યારે સ્કોપ મળ્યો હોય ત્યારે આપણે એમને આવું બધું નવલાજી શનિભાઈ સ્કોપ બગાડો છો આ તો પાંચસો રૂપિયા આપે તો હવે સ્કોપ ના મળે તમે સમજાવ્યું શું કહું છું કહેવા માંગો છો અવસર કહેવાય હવે અવસર મળે નહીં મારે તમે અવસર ભાવ મળે જોર રાતે એટલે અગિયાર વાગે અવસર મળે ઉતાર ગયા તો પછી તો તમે જે એના મારે લેવા દેવા નથી સાહેબ પહેલું શું અહીંયા શું કહ્યું શું થયેલો અવસર ઉત્પન્ન થયો તમે સંયમ ઉત્પન્ન પ્રાપ્તિ હોય ને આમ નાક દબાઈને કૃષ્ણ છે ને સંયમ ના ભય વધારે સંયમ વધારે ચાર થાય તો ચોથા છે કે શું બાકી સાધુ સંન્યાસ છે એના સંયમ કહેવાતો લીધેલો છે સંયમ લીધો સંયમ એને ના કહેવાય ફેલાય એટલે ઉદયાધીન સંયમિત મન એ પુરુષાર્થાધીન શું સંયમ તો જો મહારાજે મનને તો બધી રાખે ભાઈ એમ કોઈક દાળ મારા એક દાળ ભળે ત્યારે ભાઈ મારી ઉપર આશીર્વાદ આપે ભૈયા અને બગડેલી તો સારી તો આપણે કોઈ મહારાજ નહીં એક ઘર મારે મારા ઘરે તો આપણે તો જાણો મહારાજ નહીં ઘરે મહારાજ ઘરે એમ કેમ કે આ બેને તો એમ કહે અસંયમ થાય તે કહી દે વિચાર તો થાય પણ રૂપિયા આપીએ એમ કહીએ તું મને હવાના પ્રમાણે ઇન્કારો બોલવાનું શરૂ કરી દીધું તો પછી આપણું મન તો ગણ છે કે આપડે રૂપિયા આવ્યા ઘડી પાડે છે એ ધ્યાન ના ગયે ભાડે ભાડે લોન ના થાય ભાડે લોન ચાલતા છે ભારત શરીર નો વખત આવે છે ને બે દિવસે મન શરીર ને વાણી શરીર જો આવી ગયો કામ નીકળી વાણીનું શરીર મારે તો ઉદય નથી રહી લગભગ ઘણો ખરો ભાગ પણ થોડોક છે નથી રહેતો મન નો સંયમ નથી રહેતો પ્રતિક્રમણ તો કરે સંયમ ના રહેતો એની સંયમ અસંયમિત થયો અસંયમ નો સંયમ કર્યો શું કર્યું એટલે જોતે સંયમ કહેવાય યુવક જ વધારે એવો રસ્તો કર્યો એનું નામ કારણ આપણે સામાયિક આ જગત કરે છે એવું કરવાનું રહ્યું નહીં આપણે શેના માટે સામાયિક કર્યું છે આપણે માં ગયા છે એટલે જય સચિદાન આપણે આ લિફ્ટમાં માર્ગમાં ચડેલો ને એટલે આ બધા કર્મ થતા સિવાય ઉપર ગયેલા ગોઠો છે સાબુ એટલે ગોઠો ને વગાડવા માટેનું સામાયિક કરે છે બધા જે ગાંઠ મોટી હોય ને એ એને સામે મૂકે એ જ્ઞેય તરીકે અને પોતે નાતા તરીકે રહી એક કલાક કાઢે છે બધા એટલે એ બધી ગાંઠ વગાડ્યા શું કરતા હતા બધા એક કલાક એ જ કલાક એટલા પ્રમાણમાં ઓગળે જેટલા પ્રમાણમાં આપણે કલાક કાઢે હાથ બધું બધું બહુ કલાક માગે રોજ કલાક જાય ખલાસ થઈ જાય આ બહુ બહુ બધું કલાક થઈ જાય પ્રેક્ટિસ એવું છે શરૂઆતમાં લાગે આપણને ડિફિકલ્ટ તમે સમજાવી શું કહેવા માંગો કે આ એક કલાક કેવી રીતના જ્ઞાતા દ્રષ્ટા પર બેસી શકાય એ તારી જોડે બેઠા એટલે આ બધા બેસતા હતા ને દાદા મેન્ટલી ડિફેક્ટ એટલે બેસી નથી થતા બાકી આપણે કહ્યું તો બરાબર છે પણ એ કેવું હોય છે કે ખરેખર આપણે મનની મનની મેન્ટાલિટી ડિફેક્ટ છે મારી એટલે કે છે કે નથી બેસી શકાતું બાકી તમારા જોડે બેસી એટલે તમારે તમારે છે પેલું ના મૂકવું વાંચ ના મૂકી અને મન શું કરે છે એ બધું જોવા મળતા તમારે માથું ના મુકાય મનની એ ત્યાં નબળી હોય તો મનની નબળી શું કરે છે પણ જોડે બેસે એટલે હમણાં અસરો થાય પર્યાય અસર થાય પર્યાય અસર છે એ તો ઉગાડી પડશે ને છે જેટલી વગાડશે તો લાભ થશે તમને આ ભૌગોલ ભૌનો લાભ થશે સંયમની શક્તિઓ વધશે ના ના ચાલુ કરી દઈએ બધા વિધિઓ નું માગજો દાદા કાલથી ફૂટે ને મેં ગાંઠ જે ફૂટે પછી આપણે જોઈએ ને ના મળે દાદા જોડે બધા હોય ને તો જરાય પોલ ના મળે નહીં તો પેલું એટલું હશે કે સંવેદ નથી કર્યું એવું માર્ગ છે આપણો જેટલું અમારી આજ્ઞા રહેવાય એટલું નિરંતર સમાધિ રહે મહાવીર જેવી સમાધિ રહે આજ્ઞામ રહ્યા તો સમાધિ રહેશે ને તો હવે એટલે આપણે નક્કી થઈ ગયું કે આજ્ઞામ વધારે રહેશે તો સમાધિનો લાભ વધારે મળશે પહેલા સમાધિ જોઈ નથી ને પેલા સમાધિ જોઈ શું જોયું સમાધિ તેને કહેવાય ઉપાધિની નહીં સમાધિ રહે ઉપાધિ ના હોય તો કૂતરાને ભૂખું ના હોય બે બે સમાધિ નાખી રાખી કૂતરાની સમાધિ કહેવાય કૂતરાની સમાધિ કહેવાય ઉપાધિ માં સમાધિ રહી છે અને ભયંકર ઉત્સર્ગ નો છે તે સંયમ રહેવો જોઈએ કેવું ભયંકર ઉત્સર્ગ સંયમ રહેવો સંયમ કહેવાય અહીં એક બેન આવ્યા હતા ભાઈ બેન હતા તે રાતે મને એક મારી થાય મેં પછી શું કહ્યું કે બીજો ગાલ કર્યો કે બે બીજી મારી દઉં બેન સંયમ કહેવાય બહુ સુંદર તને કશું વિચાર ખરાબ નતો આવ્યો કશું વિચાર બિલકુલ શાંત પડ્યો એનો સંયમ કહેવાય તોય ખરો નહીં તો આ સાધુ સંયમ લીધે સંયમ ના દેહ ના સંયમ તો તો લોકો તાળા વાંચીને ફરે છે શું કરે છે એ બધું એ બધું ઉદયાધીન છે શું છે ઉદયાધીન એમાંથી એને કશું કર્યું નથી દેશના સંયમ બધા ઉદયાધીન છે મનના સંયમ એ સ્વાધીન એ સંયમ ની શક્તિ છે પુરુષાર્થ મનનો સંયમ ઉત્સર્ગ થાય તે વખતે ધ્યાન હાજર રહે અને બિલકુલ આનંદ ભાવે બીજી દર ખાય હું તો ખાવી તો પડે છે ને રડીને ખાઈ જ્ઞાની રસીને જ્ઞાની રસીને ખાય તો આખું જગત ખાય છે ને ખાતા ના કેટલાક છટકી જતા છે કોઈ છટકી જતા નથી આ કર્મ નિયમ કોઈ છતી શકતો રડી રડીને ભોગવે છે અને જ્ઞાની હસી હસીને ભોગવે કેવું આપ સમજાયું પછી બેને સંયમ રાખ્યો ત્યારે સંયમ તો આપડે બધા બહુ જ સંયમ હોય છે આ બેન રોજ બારસો પ્રતિક્રમણ કરે છે સંયમ તો આપડે તો બધા બહુ ભારે હોય છે પણ મારું કેવું સંયમ માં પણ આ સંયમ કેશ સંયમ કહેવાય કેવું બે ધર્મો આ બેન તો છે એમ જરા કોઈ છંછડી હોય પાલા બધા ફરી નાખે એવી હતી તે એકદમ સંયમ આવી ગઈ તારા ગઈ થઈ ગઈ ને નલીની બેન તો કેવી હતી બધા પાલા નાખે પણ એ કાલ રાતે મને સહેજ ઉઠી પેટમાં હતું તે ધણી થયું કેમ ઉઠી કે ઘેર જતો રહ્યો છે શું કે મેં થયું કીધું મારું પેટમાં દુખે છે એ કાપી દીધી મેં થયું બીજું મારો કે છે સંયમ અમે સંયમ અમારો સંયમ જોવા જેવો હોય સંયમ નો કાયદો કેવો છે એક સંયમ કરે આખા દાડામાં તો એકને એક ગુણે એટલું હાજરી તમે થાય શક્તિ વધે નહીં ગુણાકાર થી મલ્ટિપ્લિકેશન થી શક્તિ વધે છે સંયમ શક્તિ મલ્ટિપ્લિકેશન ના આધાર છે છે એટલે અમારે તો રોજ દસ પંદર હોય હમસા દસ પંદર હોય અમારે સંયમ નો પંદર પંદર પંદર બે પચીઓ તો રોજ તમે થયા તો કેટલી રકમ અમારી મલ્ટિપ્લિકેશન થી મળે એટલા માટે એમ કહું છું આ એટલો વેપાર એટલો નથી મલ્ટિપ્લિકેશન એક સો સંયમ ભર્યા ગયા તો સાંજે દસ હજાર રૂપિયા રકમ ભેગી થાય સંયમની અને આ સાધુ કોઈનો સંયમ સંયમ સાચો કહેવાતો નથી આ સંયમ તો છતાં ઉદયાધીન છે શું છે આ સંયમ સાચો સંયમ નથી સંયમ કસાય વિહીન સંયમ પણ આવતો નથી તમે સમજ્યા શું થઈ જાય ભારી એટલે તમારી વાત જ નહીં ટેકા ના એ મને કહે છે દાદા એટલું તો મને અમુક અમુક શક્તિઓ ઘણી આવી ગઈ છે આપણી કૃપાથી તે કોઈ પણ માણસ પછી ગાળો ગોળો થાય શું મન ઉપર જ ના મન ઉપર લેતો નથી કેટલી મૂર્ખાઈ નું કારણ છે મન પર ના લેવું કેમ મન પર નહીં લેતો એટલે મને કશું અસર નહીં થવા દેતો ના ના આ તો સ્કોપ મળ્યો સંયમ નો આવું તો લાખ રૂપિયા લે તો આવો ના મળે આપડે હું મેં પાંચસો વચ્ચે પાંચસો રૂપિયાને એ કાઢી દઉં ભાઈ એક ડોલ મારા દાદાને પાંચસો રૂપિયા હાલવા ગમે તે ગમે ગરીબ માણસ મારી જાય પાંચસો રૂપિયા હાલું કોઈ મારી ગયો લોકોને દુખ્યા હોય તેને કહેતો હતો ના બાબા અમારે નહીં દુઃખ ભોગવી લઈશું પણ તમને જ કાઢો મારી એ આ સમજ આવી કે મારું એટલે પૈસા તો ફ્રી ઓફ કોસ્ટ આવે તો આપણે શું કરવું જોઈએ એ સ્કોપમાં જવા દેવો જોઈએ ત્યારે જ્ઞાત અદ્રષ્ટા ન રહેવાનું જો એ ત્યારે જ્ઞાત અદ્રષ્ટા ન રહેવાનું તો શું એ સમજાતું જ બરોબર તે વખતે જો જ્ઞાતા દ્રષ્ટા રે તો કે તો પછી પડદો પડી જાય ને પડદો જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે સંયમ જ કહેવાય એમનામાં સંયમ કહેવાય મનમાં ધારણ ના કરવું એ એ અવસર ના કહેવાય એ એ નાતા દસતા રહ્યો કહેવાય નહીં એ તો જગતના લોકો કરી શકે છે મનમાં મન ઉપર ના લે કોઈ વાત મન પર ના લેવી એ તો જગતના લોકો કરે છે કેવું નહીં કરતા એટલે આપણે મન ઉપર તો આપણે લેવાનું જ નાતા દસતા રહ્યા એનું નામ જ મન પર લીધું કહેવાય ને મન ઉપર લીધું હા મન ઉપર લેવું છે મન ઉપર તો ના લઈએ તો અને મન ઉપર આવે છે તો આ તો એ બારી અને મેરે પડી જાય છે તે મેં બારી ના પડવા દઈશ શું અવસર કહેવાય છે તમને અવસર ગુમાવ્યો આપણે બરોબર જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે મન પર લીધું જ નથી કેવાય એટલે અવસર તમારો શું અવસર કહેવાય છે જ્ઞાતા દ્રષ્ટા એટલે પછી એથી વધે બધું કશું કરવાનું રહ્યું નહીં આ તો જ્ઞાતા દ્રષ્ટા નહીં રહેતો એ મન સારી પડી જાય જેમ કે માણસ બેરો હોય એને આપણે ગારો પડીએ ને એનો સંયમ દેખાય નો સંયમ એ એને સંયમ કેમ કેવાય ઘેરામાં પણ આપણે ગાળો પડીએ તો પછી આપણે કઈ જો અમારા સાહેબ કેટલા સંયમિત છે હું સંયમ દેખાડું પછી હરી કરીએ ને તારે પાછું કારણ કે આ દોરી છે એટલે તો ગાળો તો સાંભળ છે બીજી દોરી ના હોય ને છે પછી બીજી બીજી આ તો એ શું કે મારે બહારી પડી જાય છે એટલે લાભ એનો પૂરો ઉઠાવતો નથી તમે સમજો ને લાભ સીધો ઉઠાવવો બધું જાણ્યું કેટલી કેટલે સંયમ તો એ મોટા મોટી સાધન છે એવા ચાર સંયમો રાખા ધારણ કર્યા હોય તો ચોથા જગ્યા હોર હોય જમે થાય સંયમ શક્તિ હા અમારે જ્ઞાની પુરુષ એટલે સંયમ શક્તિ બધે વધ્યા કરે એટલે જ્ઞાની પુરુષ કહેવાય કારણ કે એમાં તરફ પાંચ પછી સંયમ થઈ જાય ને તો પછી પછી થશે પછી ભેગી તમારા એટલે આ કહું શું એની કિંમત છે માટે એ કિંમતને તમે લાભ ઉઠાવો છો શુદ્ધાત્મા થયા છો જાગૃત થયા છો તો થઈ શકે ને બીજા જગતના લોકોને તો થઈ શકે જ નહીં જગત ના લોકો તો બહુ સારે બહુ જોર કરે તો મન ઉપર ના લે મન ઉપર ના લે અમુક જ માણસો એ હોય પાછું બેરું પછી બીજા માણસો મન ઉપર ના લે ચાલે જ નહીં લેવાય એની મેં લેવાય જ જ જાય કોઈક મન ના લે તો મન ના લે તો એને હું એવું બોલું કે મન ઉપર ના લેવું તે બીજું એવું પડે એટલે સંયમ શક્તિ સમાધિ એનું એનો લાભ જેટલો ઉઠાવો એટલો ઉઠાવો જોઈએ સમાધિ વ્યાધિ વ્યાધિ ઉપાધિ છે તમારી આધિ ભૂખ લાગે એટલે વ્યાધિ ઉત્પન્ન થઈ ભૂખ વ્યાધિ છે શું છે આપણે બહુ સારા સત્સંગ એમાં બધા ધ્યાન ધ્યાનમાં જ્ઞાનમાં ભૂખ લાગે એટલે વ્યાધિ ઉત્પન્ન થઈ ને ભૂખ સરસ માથું દુખવું એ બધી વ્યાધિ કહેવાય અને દેહનું કઈ પણ દુઃખ ના હોય આ દેહનું રાત્રે ગણીને સાડા દસ વાગે સુઈ ગયા અને ને જમાડી દીકરો હોય સાડા દસ વાગે બધા ઘરના માણસો કે સાહેબ સુઈ જવા તમે સાહેબ સુવા ગયા અને પછી મેં બેઠા અને યાદ આવ્યું કે પેલા પાંચ હજાર રૂપિયા આ એનું ખાતું પડાવવાનું રહી ગયું એ પછી શું કહીએ કે બંધ થઈ જાય અત્યારે આ તો વ્યવસ્થિત જે થશે થશે પણ ના થાય એમાં આધી કહેવાય કેવી આધી કેવળ માનસિક દુઃખ એમાં બીજું કોઈ શારીરિક દુઃખ નહીં બહારનું દુઃખ નહીં કેવળ મનનું જ મનનું સ્વતંત્ર દુઃખ પછી આપણે કહીએ ભાઈ વ્યવસ્થિત જે હશે થશે તોડાય ના આપડે તો સુઈ જાય ને બા પણ ના સુઈ જાય એ આજે કહેવાય એ આધીમાં આપણને સમાધિ ના જાય ને સમાધિ એટલે અંતર સાપા અંતર ની ઠંડક એવી રહે